આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી પ્રકરણ બાર તમારી ટેલેન્ટનો ભરપૂર ફાયદો ઉઠાવો નિત્ય જ્ઞાન ઓડિયોઝ તમારું કામ કરો અટકી ન જાઓ થોડું વધારે કશુંક કરો જેના કારણે તમારું કામ ખીની ઉઠે આ થોડું આ થોડું વધારે કશુંક જ સૌથી વધારે મૂલ્યવાન હોય છે ડીન બ્રિગ્રેસ તમે જોરદાર માણસ છો તમારામાં વિશેષ આવડત છે તમારામાં બીજા કરતાં કશું ખાસ છે આ એવી બાબત છે જે તમને બીજાથી જુદા તારવી છે તેના દ્વારા તમે વિશેષ સફળતા મેળવીને તમારા કંપનીમાં તમારા ક્ષેત્રમાં કે બિઝનેસમાં સૌથી વધારે અગત્યની વ્યક્તિ સાબિત થઈ શકો છો તમે કેટલીક બાબતમાં એવા નિષ્ણાત બની શકો છો કે ખુદ માટે અન્ય માટે કે તમારી કંપની માટે વધારે મૂલ્યવાન બની શકો છો આ વિશેષતા કઈ છે તે તમારે શોધી કાઢવાનું છે એકવાર તમને ખ્યાલ આવી જાય કે કઈ બાબતમાં તમે બીજા કરતાં બહેતર છો તે પછી તમારે સતત તે બાબતમાં વધારે ને વધારે કુશળતા પ્રાપ્ત કરવાની છે કમાણી કરવાની યોગ્યતા વધારો તમે ઈચ્છતા હોવ કે પૈસાનો પ્રવાહ ક્યારેય અટકે જ નહીં તો તમારે તમારી કમાણી કરવાની યોગ્યતાને વધારવી પડશે તમારી કામ કરવાની યોગ્યતાને કારણે તમે કમાણી કરી શકો છો તેથી તમારે તમારા કાર્યક્ષેત્રમાં જ્ઞાન અને આવડત વધારવાના છે તેને કામે લગાડીને વધારે સફળતા મેળવવાની છે અને વધારે આવક પણ ખરી ખરાબ સંજોગો ઊભા થાય તો તમે બધું ગુમાવી શકો છો નોકરી જતી રહે બિઝનેસમાં નુકસાન જાય ઘર વેચવાનો વારો આવે બેંક બેલેન્સ ખલાસ થઈ જાય પરંતુ તમારી આવડત કે વિશેષતા તમે ક્યારેય ગુમાવતા નથી તમારામાં કમાણી કરવાની યોગ્યતા અકબંધ હશે તો તમે બધું જ ફરી મેળવી શકશો તમારું બેંક બેલેન્સ ફરીથી તગડું થઈ જશ થઈ શકે છે અને તમે વધારે સારું ઘર વધારે સારી કમાણી કરી શકો છો તમારી વિશેષતા કઈ બાબતોમાં છે તેના પર સતત નજર રાખતા રહો અને બદલાતા સંજોગો પ્રમાણે તેનું એનાલિસિસ કરતા રહો તમે કયું કામ તમે કયું કામ એવું છે જે સૌથી સારી રીતે કરી શકો છો તમારી વિશેષતા શેમાં છે બીજા લોકોને જે અઘરું લાગતું હોય પણ તમે બહુ સહેલાઈથી કરી શકો છો તે કામ કયું છે તમારી કારકિર્દી પર એક નજર નાખો એવી કઈ બાબતને કારણે તમારે સૌથી વધારે સફળતા મળી હતી તમારા જીવન અને કરિયરમાં તમને સૌથી વધારે સફળતા યશ આવક અને શ્રેય અપાવતી બાબત આખરે છે કહી મજા પડતી હોય તે કામ કરો તમે એવી રીતે ઘડાયેલા હોવ છો કે જે કામ તમને સૌથી વધુ ફાવતું હોય તે કામ કરવામાં તમને આનંદ આવતો હોય છે તમને કઈ બાબતમાં સૌથી વધારે મજા પડે છે કઈ જવાબદારી તમે સહર્ષ સ્વીકારી લેતા હોવ છો અમુક બાબતમાં તમને વિશેષ રસ પડે છે તેનો અર્થ જ એ થયો કે તમને તે કામમાં વિશેષતા પ્રાપ્ત થઈ છે તે તમારી આવડતનો વિષય છે તમારામાં જીવનમાં તમારા સૌથી અગત્યની જવાબદારી તમને ખરેખર શેમાં મજા પડે છે તે શોધી કાઢવું કયા ક્ષેત્રમાં તમને વિશેષ આનંદ આવે છે તે જાણીને તમારે સંપૂર્ણ શક્તિઓ સાથે તેમાં ઝંપનાવી દેવું તેમાં જંપનાવી દેવાનું છે તમારી હાલની કામગીરી અને જવાબદારીઓ પર એક નજર નાખો કઈ બાબત માટે તમારા સૌથી વધારે વખાણ થાય છે શેના દ્વારા તમે અન્યના જીવનમાં પોઝિટિવ પ્રભાવ પાડી શકો છો તમે અન્ય લોકોને તેમના જીવનમાં એક કામમાં કઈ રીતે સૌથી વધુ પ્રેરણા આપી શકો છો સફળ લોકો પોતાના આનંદની શોધ કાઢવા માટે ખાસ જહેમત ઉઠાવે છે સફળ લોકો સમજી ગયા છે કે કયા પ્રકારના કામની જે તેમના જીવનમાં અને કરિયરમાં સૌથી મોટો તફાવત પડી જાય છે સૌથી લાભદાયક અને મનગમ પ્રવૃત્તિ વિશે સમજ કેળવ્યા પછી સફળ વ્યક્તિ તેના પર જ પોતાના સમગ્ર ટાઈમ અને શક્તિને ખર્ચે છે તમારે પણ તમારી શક્તિ અને યોગ્યતાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ એવી બાબતો પર જ કરવો જોઈએ જે તમારી વિશેષ આવડત તમારી ટેલેન્ટ ખીલી ઉઠતી હોય અને તમને સારું પરિણામ પ્રાપ્ત થતું હોય તમારા જીવન અને કરિયરમાં જે પ્રવૃત્તિનો સૌથી વધારે ફાળો હોય તેને તમારે મનગમતી પ્રવૃત્તિ બનાવી બનાવવી પડે દરેકે દરેક બાબતમાં તમે નિષ્ણાંત થવાના નથી બધી જ વસ્તુઓ આપણે કરી શકતા નથી પરંતુ જે થોડા ક્ષેત્રમાં આપણને રસ પડતો હોય તેમાં આપણે ટોચના ક્રમે પહોંચી શકીએ છીએ તમારા ટેલેન્ટનો ભરપૂર ફાયદો ઉઠાવો એક આ સવાલ ખુદને સતત પૂછ્યા કરો કઈ બાબતમાં હું સૌથી સારું કામ કરું છું મને કયા પ્રકારના કામમાં સૌથી વધારે આનંદ પ્રાપ્ત થાય છે ભૂતકાળમાં મને મળેલી સફળતા તેની પાછળ સૌથી અગત્યનું પરિબળ કયું છે જો મારે કોઈ એક જ કામ કરવાનું હોય તો તે કયું હોવું જોઈએ બીજી રીતે પણ વિચારો કે જો તમને નોકરી લાગી જાય કે મોટી રકમનો વારસો મળી જાય અને પછી માત્ર આનંદ માટે તમારે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય તો તમે શું કરો તમારી કમાણીની જરૂર નથી પરંતુ કરવા માટે તમે કામ કરવા માંગો છો તો કેવા કામને પસંદ કરશો બે તમારે માટે સૌથી અગત્યના કામને સૌથી સારી રીતે પાર પાડવા માટે જાત જાતને તૈયાર કરવાની અંગત યોજના તૈયાર કરો જે બાબતમાં તમારી વિશેષ આવડત હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી ટેલેન્ટ ખીલી ઉઠે તમારી તને ક્લિનિક ઉઠતી હોય અને જે જવાબદારી તમને સહજ સ્વીકારવાનું મન થતું હોય તેના પર લક્ષ્ય કેન્દ્રિત કરો તમારી નિપુણતા નિખરી ઉઠે તેનો આ ઉત્તમ ઉપાય છે આળસ એ માનસિક બીમારી છે પ્રકરણ તેર નબળા પાસાને પારખો તમારા હાથ પર કામ હોય તેના પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરો સૂર્યના કિરણને કેન્દ્રિત કરવામાં આવે ત્યારે ત્યાં સુધી આગ પ્રગટાવી શકાતી નથી એલેક્ઝાન્ડર ગ્રામ બેડ આજે જીવનમાં તમે જ્યાં ઊભા છો અને જ્યાં પહોંચવાનું તમારું લક્ષ્ય છે તેની વચ્ચે કોઈ એક અવરોધ એવો છે જે તમારે પાર કરીએ છૂટકો તમારે જીવનને મંજિલમાં માર્ગમાં પડેલી આ અડચણને ઓળખી કાઢવાની છે તમે શેને તમે શેના બોજા તળે અત્યારે દબાયેલા છો તમારા પગમાં શાની બીડીઓ સાની બેડીઓ છે કે તમે મંજિલ તરફ ધારી ધારી રીતે ગતિ કરી શકતા નથી આજે તમે જ્યાં છો અને જ્યાં પહોંચવા માંગો છો તેની વચ્ચે અડચણ કોની છે કોણ તમને રોકી રહ્યું છે કઈ બાબતો તમને નડી રહી છે તમને શા માટે સફળતા નથી મળી તમારા જીવનના લક્ષ્ય સુધી તમે કેમ પહોંચી શક્યા નથી આ સવાલો અગત્યના છે તેના જવાબો શોધીને તમારે સફળતાની નવી ઊંચાઈ પર પહોંચવાનું છે અવરોધોને ઓળખી માર્ગમાંથી હટાવવાના છે અને પૂરી કુશળતા પ્રાપ્ત કરવાની છે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરતા હોવ કેટલા પરિબળો નડતરરૂપ થવાના છે કેટલાક પરિબળો નડતરરૂપ થવાના જ આ પરિબળોને આધારે એ નક્કી થતું હોય છે કે તમે કેટલી ઝડપથી તમારા લક્ષ્યને મેળવી શકશો તમારી ફરજ એ બની છે કે તમે અવરોધરૂપ બનેલા તમે અવરોધરૂપ બની રહેલા પરિબળોને પહોંચ પહેચાનો તમારી નબળાઈઓને શોધી કાઢો અને પછી તમારી શક્તિ કામે નગાડીને નબળા પાસાને હટાવી સારા પાસા ગોઠવી દો નબળા પાસાને ઓળખો કોઈ પણ કામ હોય કે પ્રોજેક્ટ હોય તેમાં કોઈ એક બાબત એવી હોય છે કે જેના આધારે કામની ગતિ નક્કી થતી હોય છે આ બાબત કઈ છે કયું પરિબળ છે જે પ્રોજેક્ટ પ્રોજેક્ટને સૌથી વધારે ઝડપથી પૂરું કરી શકે છે તેને જાણીને પછી તેના પર જ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરો આ રીતે વિચારીને પોતાની શક્તિને યોગ્ય દિશામાં વાળવાથી તમારી ટાઈમ અને ટેલેન્ટનો સદુપયોગ થશે તમારા પ્રોજેક્ટમાં ઝડપ નવનારું પરિવાર કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે એક એવી વ્યક્તિ જે નિર્ણયો લેનાર છે તેના નિર્ણયો કે તેની મદદને કારણે તમારું કામ વધારે આસાન થઈ શકે છે પ્રોજેક્ટ પાર પાડવા માટે કંપનીના અન્ય સ્ત્રોતની જરૂર પડી શકે છે એવું પણ બને કે કંપની કેટલીક બાબતમાં પાછળ હોય તો તમારો પ્રોજેક્ટ ધારી ગતિએ આગળ વધે નહીં આવી કોઈને કોઈ બાબત હોય છે ખરી જે પ્રોજેક્ટમાં સૌથી મોટી અવરોધક સાબિત થઈ શકતી હોય છે તમારું કામ છે સચોટ રીતે એવા પરિબળોને પામી જવાનું જે તમને નડતરરૂપ થઈ શકે છે દાખલા તરીકે કોઈપણ બિઝનેસમાં ગ્રાહકો મેળવવા અને તેમને સાચવી રાખવા જરૂરી હોય છે પોતાના પ્રમાણમાં ગ્રાહકો મેળવ્યા પછી તેમને પોતાના ઉત્પાદન ઉત્પાદનો કે સેવા દ્વારા રાજી રાખી કાયમ ગ્રાહક બનાવી દઈએ તો બિઝનેસ સદાય ચાલતો રહે પરંતુ ગ્રાહકોને રાજી રાખવા સહેલા નથી દરેક કંપનીમાં એક તબક્કો એવો આવે છે કે ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવાનું મુશ્કેલ બનવા લાગે કેટલાક પરિબળો એવા ઊભા થાય કે ગ્રાહકોને સાચવવાનું કામ કપરું થઈ જાય અયોગ્ય માર્કેટિંગ સેલ્સ ટીમના ઉત્સાહનો અભાવ ઉત્પાદન ખર્ચમાં વધારો પૂરતા મૂડીરોકાણના અભાવે ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કની સજ્જતામાં ઘટાડો આવા કોઈપણ પરિબળો અવરોધક બની શકે છે આ ઉપરાંત કંપની સામે અન્ય કંપનીની સ્પર્ધા પણ હોય છે બજારમાં બદલાતા પરિબળો પર બિઝનેસ પર અસર કરે છે આમ ઘણા બધા પરિબળો એકસાથે કામ કરતા હોય છે પણ તે બધામાંથી કોઈ એક પરિબળ એવું હોય છે જેના આધારે કંપનીનો વિકાસ કેટલી ઝડપથી થાય છે અને તેની નફાકારકતા કેટલી રહે છે તે નક્કી થાય છે આ પરિબળ કયું છે કોઈપણ ક્ષેત્રમાં સૌથી મોટા નબળા પાસાને બહુ સચોટ રીતે અને ટાઈમસર જાણી લેવામાં આવે તે જરૂરી હોય છે એકવાર ખ્યાલ આવી જાય કે આપણા નબળા પાસા કયા છે તો પછી તેને સબળા બનાવવામાં અને તેનો ઉપાય કરવામાં કરવાના માર્ગ મળવા લાગે છે આ રીતે અન્ય કોઈપણ પરિબળો કરતાં નબળાઈઓ પર વધારે ધ્યાન આપવામાં આવે તો પ્રગતિનો માર્ગ વધારે ઝડપથી મોકળો થવા લાગે છે નબળા પાસાને દૂર કરવા એસી વીસનો નિયમ લાગુ પાડો અગાઉ એસી વીસના નિયમની ચર્ચા કરી છે તે જીવનની અને કરિયરની અવરોધક રૂપ બાબતોને પણ લાગુ પાડી શકાય છે આ નિયમ પ્રમાણે તમને અવરોધનાર એંસી ટકા પરિબળો એંસી ટકા પરિબળો તો આંતરિક હોય છે તે તમારી અંદર જ પડેલા છે તમારા જ સ્વભાવ કાર્યકુશળતા આદતો શિસ્ત અને તમારી આવડત સાથે તે સંકળાયેલા છે અથવા તો તમારી કંપનીની બાબતમાં કંપનીની યોગ્યતા કંપનીના સંચાલન કંપનીની મર્યાદા વગેરેને કારણે ઉત્પન્ન થયેલા છે બાકીના વીસ ટકા અવરોધો બહારના પરિબળોને કારણે પેદા થતા હોય છે તમારી અંગત બાબતો સાથે કે કંપનીની સાથે આ પરિબળો સંકળાયેલા હોતા નથી આ વીસ ટકા પરિબળોમાં કંપની સામેની સ્પર્ધા બજારની પરિસ્થિતિ સરકારી નીતિઓ અને અન્ય આ પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે તમારી નબળી બાબત ઘણીવાર નાની એવી હોય છે અને તરત ધ્યાન પર ચડતી નથી ઘણીવાર તમારે નબળા પાસાને સ્પષ્ટ કરવા માટે તમે જે પણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો તે તમામની યાદી બનાવીને તેને અલગ અલગ રીતે તપાસીને શોધવું પડે કે પરિણામ લાવવામાં મુખ્ય નડતર ક્યાંથી આવી રહ્યું છે કેટલીક વાર ગ્રાહકો તરફથી મુશ્કેલ હોય છે તેના કારણે સેલ્સની પ્રક્રિયા પૂરી થવામાં વિલંબ થતો હોય છે કેટલીકવાર ઉત્પાદન કે સેવામાં કોઈ એક નાનકડી ખામી હોય તેના કારણે પણ તેના વેચાણ પર અસર પડતી હોય છે તમારી કંપનીના કામનું તટસ્થતાથી એનાલિસિસ કરો તમારા બોસ સાથી કર્મચારીઓ સ્ટાફના અન્ય લોકો સૌ કોઈની કામગીરી વિશે વિચારો અને તેનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરો આમાંથી કોઈની કામગીરીને કારણે અડચણ ઊભી થતી રહી છે ખરી તમારી પોતાની નબળાઈઓ વિશે વિચારો તમે નબળા પાસા કે અવરોધક પરિબળોની વ્યાખ્યા કઈ રીતે કરો છો તેના આધારે જ તેનો સામનો કરવાની સ્ટ્રેટેજી નક્કી થઈ શકે ખરેખર નડે છે શું તે નક્કી ના થઈ શકે તો ઉપાય થવો મુશ્કેલ છે ઘણીવાર ખોટું કારણ અડચણ તરીકે ગણાઈ જાય તો વાત આડા પાટે પણ ચડી શકે છે તમે ખોટી સમસ્યા પાછળ તમારો સાઈમ ખોટી સમસ્યા પાછળ તમારો ટાઈમ અને શક્તિ વેડફી નાખો એવું પણ બને મારી ક્લાયન્ટ કંપનીઓમાં એક મોટા કોર્પોરેશનનો પણ સમાવેશ થાય છે તે કંપનીનું વેચાણ ઘટવા લાગ્યું હતું કંપનીના સંચાલકોએ તેના પર વિચાર કર્યો તેમને લાગ્યું કે કંપનીનું સેલ્સ મેનેજમેન્ટ અને સેલ્સ ટીમ નબળા છે તેના કારણે વેચાણ ઘટી રહ્યું છે આ એક ખોટું તારણ હતું તેના કારણે કંપનીએ સેલ્સ ટીમના વહીવટમાં ફેરફાર કરવા તેમાં સુધારો કરવા માટે અને સાયન્સ ટીમને નવેસરથી તાલીમ આપવા માટે પુષ્કળ નાના ખર્ચ્યા બાદમાં બાદમાં કંપનીના સંચાલકોને ખ્યાલ આવ્યો કે વેચાણ ઘટવાનું કારણ સાવ જુદું જ હતું કંપનીના એકાઉન્ટન્ટે ગફલત કરીને કંપનીના ભાવ બહુ ઊંચો નોંધી દીધો હતો બજારમાં હરીફ કંપની કરતાં આ કિંમત એટલી વધારે હતી કે ગ્રાહકોએ તેની ખરીદી કરવાનું બંધ કરી દીધું કંપનીએ ઉત્પાદનની કિંમત ઘટાડી તેના કારણે સાયન્સ ટીમનો એક મોટો અવરોધ ઓછો થઈ ગયો અને વેચાણ ફરી વધવા લાગ્યું એકવાર સાચી અડચણ કે અવરોધની ઓળખ થઈ જાય અને તેનું નિરાકરણ થઈ જાય તેનાથી વાત પૂરી થઈ જતી નથી ઘણીવાર એવું બને કે એક પરિબળનું નિરાકરણ કરીએ ત્યાં નવું કોઈ પાસું નબળું પડવા લાગે છે માટે આ પ્રક્રિયા સતત ચાલુ રાખવાની છે કયા ક્યાં ક્યાંથી મુશ્કેલી ઊભી થઈ ક્યાં ક્યાંથી મુશ્કેલી ઊભી થઈ શકે છે તેના પર નજર રાખીને સતત તેના નિરાકરણ માટે તૈયારીઓ રાખવાની છે રોજ સવારે જો તમે કોઈ એકાદ સમસ્યાનું નિરાકરણ કરી શકો તો એક મોટો અવરોધ ઓછો થવાની લાગણી થશે અને તેના ઉત્સાહથી દિવસની શરૂઆત કરી શકશો અવરોધની ઓળખ થઈ જાય એટલે તમે તેને દૂર કરવાના કામે લાગી જશો અને તે રીતે કામ પૂરું કરીને જ ચમશો જીવનમાં કે કારકિર્દીમાં ગાડીના પૈડા ધીમા પડવા લાગ્યા છે તેવું લાગે ત્યારે તરત જ અવરોધ શું છે તે જોઈ લેજો અને માર્ગમાંથી હટાવી દેજો નબળા પાસાને પારખો એક તમારા જીવનનું સૌથી અગત્યનું ધ્યેય શું છે તે આજે જ નક્કી કરી લો શું શું છે તમારા જીવનને પલટી નાખનારું એ ધ્યેય તમારા જીવનને હકારાત્મક વલણથી ભરી દે તેવી એક બાબત કઈ છે તમારી કારકિર્દીમાં કઈ એક એવી બાબત છે જેને પાર પાડી દેવાથી તમારી પ્રગતિ આડાના તમારી પ્રગતિ આડેના બધા અવરોધો દૂર થઈ જશે બે તમારા ધ્યેયની પ્રાપ્તિ તરફથી તમારા ધ્યેયની પ્રાપ્તિ તરફની યાત્રામાં અવરોધ આવતો નાખતો હોય તો સૌ પહેલાં એ શોધી કાઢો કે કયું આંતરિક કે બાહ્ય પરિબળ તે માટે જવાબદાર છે સવાલ પૂછો શા માટે હજી સુધી મને મારી મંજિલ મળી નથી મારી સફળતા આડે શું આવી રહ્યું છે એ કઈ બાબતો છે જે મને રોકી રહી છે તમને જે પણ જવાબ મળે અને તેના અનુસંધાનને જે પણ કરવું પડે તેના પર તરત જ અમલ શરૂ કરી દો કંઈક તો કરો કોઈ એકાદ કદમ કોઈ એકાદ કામ પાર પાડી દો કોઈપણ પ્રવૃત્તિ હાથમાં દો અને બસ એકવાર શરૂ કરી દો આત્મશ્રદ્ધાના અભાવમાંથી આળસ જન્મે છે પ્રકરણ ચૌદ જાત પર જોર સફળતા માટેની પહેલી શરત એ છે કે જરાય કંટાળ્યા વિના તન અને મનથી ફક્ત એક જ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો થોમસ એડિસન દુનિયામાંના એવા અસંખ્ય લોકો જે રાહ જોઈને બેઠા છે કે કોઈ આવશે અને પોતાને પ્રેરણા આપશે તેઓ સપનાઓ ઘડિયા કરે છે કે પોતાને આદર્શ એવી પ્રેરણાદાયક વ્યક્તિ આવશે મારો હાથ જાણશે અને હું તેના સહારે સફળતાનું શિખર ચડી જઈશ સમસ્યા એ છે કે આવો કોઈ વીર યોદ્ધા તમારી વહારે આવતો નથી આ લોકો ગનીના નાકે બસ આવે તેની રાહ જોઈને ઊભા છે પણ આ ગનીના નાકે બસ ક્યારેય આવતી જ નથી બસ સ્ટેન્ડ ક્યાં આવેલું છે તે શોધીને ત્યાં સુધી પહોંચશે નહીં ત્યાં સુધી આ લોકોને બસ મળવાની નથી તે લોકો હંમેશા રાહ જ જોયા કરશે મોટાભાગના લોકો આ રીતે રાહ જ જોયા કરે છે તમે તમારી યોગ્યતાનો પૂરેપૂરો ઉપયોગ કરવા માંગતા હોવ તો જાત સાથે કથન થતાં શીખવું પડશે ખુદની દયા ખાવાનું બંધ કરો અને જાતને ધક્કો મારો કોઈ તમને આવીને મદદ કરશે અને તમે કામે ચડશો તેવી શેખ ચીનની દુનિયામાંથી બહાર આવો તમારો બોજો તમારે જાતે જ ઉપાડવાનો છે તે તે માટે જાત પર જોર દાજો ખુદને પ્રેશરમાં મૂકી દેવાનું શીખો આગેવાની દો તમારે અન્ય માટે દાખલારૂપ બનવાનું છે કોઈ પ્રેરણાદાયક વ્યક્તિની રાહ જોવાને બદલે જાતે જ બીજા માટે પ્રેરણા બનો તમારા આદર્શને વધારે ઊંચા લઈ જાઓ તમારે તમારા કામો અને તમારા વ્યક્તિત્વ માટે વધારે ઊંચું નિશાન તાકવાનું છે કોઈ અન્ય શા માટે તમારી મર્યાદા નક્કી કરે તમારું આત્મસન્માન અગત્યનું છે તમારા આત્મસન્માન આત્મસન્માનની વ્યાખ્યા કરતા નેથનિયલ બ્રેન્ડન કહે છે કે તમે તમને પોતાને કેટલા આબરૂદાર ગણો છો તે જ તમારું આત્મસન્માન છે તમે તમારી આબરૂ વધારી શકો છો કે ઘટાડી શકો છો તમે જેટલી સફળતા પ્રાપ્ત કરો તેટલી આબરૂ વધે અને જ્યાં જ્યાં નિષ્ફળતા મળે ત્યાં ત્યાં સન્માન આત્મસન્માન ઓછું થાય સારી વાત એ છે કે શ્રેષ્ઠ યોગ્યતા સાબિત કરવાનો નિશ્ચય કરો તે સાથે જ ઉત્સાહ તે સાથે જ ઉત્સાહનો વધારો થતો થઈ જતો હોય છે સામાન્ય માણસ જે ક્ષણે અને જે સ્તરે પ્રયાસ કરીને અટકી જાય તેનાથી અનેક ઘણા ઊંચા આદર્શો તમારે તાકવાના છે કાલ્પનિક ડેડલાઇન નક્કી કરો આળસ ખંખેરીને કામે લાગી જવાનો એક જોરદાર નુસ્ખો તમારે એવી કલ્પના કરવાની છે કે તમારું સૌથી અગત્યનું કામ પૂરું કરવા માટે તમારી પાસે બસ આજનો જ દિવસ છે એક જ દિવસમાં કામ પૂરું કરી નાખવાનું દબાણ જાતે ઊભું કરો તમારે રોજ એવી કલ્પના કરવી જોઈએ કે કાલથી કે કાલથી જ એક મહિના એક મહિના માટે તમને બહાર ગામ જવા માટેનો અર્જન્ટ મેસેજ મળ્યો છે કાલે જ બહાર ગામ જવા ઉપડી જવાનું છે એટલે હાથ પરનું અગત્યનું કામ આજ સાંજ સુધીમાં પૂરું કરી દેવું પડે હવે એ વિચાર કરો કે તમે એક મહિના માટે ગેરહાજર રહેવાના હોવ તો કયું કામ છે જે તમે અવશ્ય પૂરું કરી નાખશો તમને જે જવાબ મળે તે પ્રમાણે તરત જ તમે કામ પર લાગી જાઓ આવી આવી જ બીજી પણ એક કલ્પના કરી શકો છો તમારે એવું ધારવાનું કે તમને હમણાં એક પ્રસિદ્ધ રિસોર્ટમાં એક અઠવાડિયા માટે તદ્દન ફ્રીમાં રહેવાનું આમંત્રણ મળ્યું છે પણ તેની સાથે શરત એ છે કે આવતીકાલે જ તમારે ત્યાં પહોંચી જવું પડે તમે કાલે આવી શકવાના ન હોવ તો આ ઓફર કોઈ અન્યને આપી દેવામાં આવશે આવું લક્ઝુરિયસ વેકેશન માનવા મળે તે માટે આજે કોઈ જવાબદારી એવી છે જે પૂરી કરી દેશો બસ એ જવાબદારી તરત જ હાથ પર લઈ લો અને પાર પાડી દો સફળ લોકો હંમેશા ખુદને દોડાવ્યા કરતા હોય છે વધુમાં વધુ સારી રીતે કામ કરવા માટે જાત પર પ્રેશર ઊભું કરતા હોય છે તેની સામે નિષ્ફળ લોકોને અન્ય લોકોએ ધક્કા મારવા પડતા હોય છે તેમને પ્રેરણા તેમને પ્રેરવા અને લોકોને મહેનત કરવી પડે છે તેમને પ્રેરવા અન્ય લોકોને મહેનત કરવી પડે છે અન્ય દબાણ કરે ત્યારે જ તે લોકો કામ કરે છે કામની ઉઘરાણી કરીને સફળ લોકો વધારે સારું પરિણામ પ્રાપ્ત કરે છે વધુ સારું પરિણામ લાવે છે તમે પણ તમારા માટે આવું ઉઘરાણીનું વાતાવરણ સર્જીને અગાઉ કરતાં ઘણી ઘટીએ કામ કરી શકશો તમે ઊંચી યોગ્યતાથી કામ કરનારી અને ધાર્યા પરિણામ લાવનારી વ્યક્તિ તરીકે કામ કરી શકશો તમને જાત માટે જ ગૌરવ થવા લાગશે ધીમે ધીમે તમને ઝડપથી કામ પૂરું કરી દેવાની આદત પડી જશે આ આદત તમને જીવનભર સક્રિય રાખશે જાત પર જોર દાદો એક તમારા દરેક કામ અને પ્રવૃત્તિઓ માટે ડેડલાઇન અને સબ ડેડલાઇન નક્કી કરો તમારા પોતાના માટે દબાણ ઊભું થાય તેવી એક વ્યવસ્થા ગોઠવો કામના દબાણથી પરિસ્થિતિ કામના દબાણની પરિસ્થિતિ પેદા કરો તમારી પોતાની કાર્યકુશળતાનું માપ વધારે ઊંચું નહીં જાઓ તમારા પરનું પ્રેશર ક્યારેય ઓછું થવા દેશો નહીં ડેડલાઇન નક્કી કરો તો તેને વળગી રહો હંમેશા નિર્ધારિત ટાઈમ પહેલાં કામ પૂરું કરો બે કોઈ મોટું કામ હાથ પર લેવાનું હોય કે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો હોય તે પહેલાં ક્યાં ક્યાં સ્ટેપ લેવાના છે તેની એક યાદી બનાવી દો દરેક તબક્કે કામ પૂરું કરવા માટે તમે કેટલા કલાક નગાડશો તેની નોંધ પણ કરતા જાઓ હવે ખુદ સાથે સ્પર્ધા કરો ટાઈમ કરતાં વહેલું કામ પૂરું કરવાની હોડ જગાડો તમારી પોતાની ડેડલાઇનથી આગળ નીકળી જાઓ આ એક ગેમ છે એવું સમજો અને તેમાં જીત તેમાં જીતી જવા માટેનો દાવ લગાવો આત્મવિશ્વાસ જગાડો આળસ ભગાવો પ્રકરણ પંદર અંગત શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરો તમારા બધા જ સ્ત્રોતોને એકઠા કરો તમારી બધી જ શક્તિ કામે લગાડો અને તમારી બધી જ ક્ષમતાને કેન્દ્રિત કરો પણ કોઈ એક કામમાં માસ્ટરી જરૂર પ્રાપ્ત કરો જોહોન હેગેઈ તમારી કાર્યશક્તિ અને કાર્યકુશળતા તમારી શારીરિક માનસિક અને બૌદ્ધિક શક્તિઓમાં સમાયેલી હોય છે તમારું શરીર મશીનની જેમ કામ કરે છે તે ખોરાક પાણી અને આત્માનો ઉપયોગ કરીને ઉર્જા મેળવે છે ઉર્જા દ્વારા પોતાને ચલાવે છે આ ઉર્જા વડે જીવન અને કરિયરની અગત્યની કામગીરી તમે બજાવો છો તમે આરામ કરીને ચેતનવંતા થયેલા હશો તો તમે બે ત્રણ કે પાંચ ગણી કાર્યક્ષમતાથી કામ કરી શકશો થાકેને પાકેને હશો તો ભાગ્યે જ કોઈ કામ સારી રીતે કરી શકશો જીવનને સુખમય તંદુરસ્ત અને સંતુલિત રાખવા માટે એ જરૂરી છે કે તમે તમારી ઉર્જાને સતત નિયંત્રણમાં રાખો વધારે પડતા કામથી નબળું પરિણામ આઠ કે નવ કલાક કામ કર્યા પછી કોઈપણ વ્યક્તિની કાર્યશક્તિ ઘટવા લાગે છે કેટલીક વાર મોડી રાત સુધી કામ કરવું પડતું હોય છે પણ અનિવાર્ય ન હોય તો તેમ કરવાનું ટાળવું જોઈએ કેમ કે મોડી રાત્રે કામ ખેંચવાથી કામ પૂરું થાય છે પણ તેમાં તમે વધારે ટાઈમ અને શક્તિ વાપરીને ઘણું ઓછું પરિણામ મેળવો છો તમે જેટલો તમે જેટલા થાકશો એટલી તમારી કામની ગુણવત્તા પર અસર પડશે વધારે થાક સાથે કામ કરવાથી ભૂલો થવાની શક્યતા પણ વધી જાય છે એક તબક્કો એવો આવશે કે તમે સંપૂર્ણપણે નીચોવાઈ જશો અમુક કલાકો કામ કર્યા પછી આખરે માણસ ધરી પડે છે જે રીતે બેટરી ચાર્જ ખૂટી પડે તે રીતે તમારી પોતાની ગતિએ કામ કરો દિવસના અમુક કલાક તમે બહુ ઉત્સાહમાં અને થનગનાટમાં હોવ છો આ કલાકો કયા છે તે શોધી કાઢો તમે જ્યારે સૌથી વધારે ઉત્સાહમાં હોવ તેવા ટાઈમે કામ પાર પાડવાની આદત કેળવો મોટાભાગના લોકો સવારે તાજગી અનુભવતા હોય છે રાતની નિંદર સારી થઈ હોય તો સવારે ઉર્જાનો સંચાર અનુભવાય છે તેની સામે કેટલાક લોકોને બપોરના ટાઈમે કામ કરવાનો મૂડ આવતો હોય છે કેટલાક ક્રિએટિવ લોકોને સાંજ સાંજે કે મોડી રાત્રે ખીને છે તમે થાકેલા હોવ અને મૂળ સારો ન હોય ત્યારે કોઈ કામ શરૂ કરવાનું આવે તે ગમે નહીં તેના કારણે આપણને આળસ કરી જઈએ છીએ અને કામ મુલતવી રાખી દઈએ છીએ તમે આવી રીતે કોઈ થાકનો અનુભવ કરો અને તમારી સામે કામનો ધગનો પડ્યો હોય ત્યારે અટકી જાઓ અને કહો કે બસ હું મારાથી થાય તેટલું જ કામ કરીશ આવી સ્થિતિમાં સૌથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે ઘરે વહેલા જતા રહો અને એક સરસ મજાની ઊંઘ ખેંચો આઠ દસ કલાક સતત ઊંઘતા રહો આના કારણે તમારી બેટરી ફરી રિચાર્જ થઈ જશે એકવાર સરખો આરામ કર્યા પછી તમે ઉઠશો ત્યારે તાજા માજા હશો અને ફરી તમે બે કે ત્રણ ગણું કામ કરવા માટે તૈયાર થઈ ગયા હશો આખી રાત કામ ખેંચીને કામ અને શરીર બંને બગાડવા કરતાં એકવાર સરખો આરામ કરી દો અને બીજા દિવસે કામને સારી રીતે પૂરું કરી દો પૂરતી ઊંઘ ખેંચો ઘણા બધા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે અમેરિકાનો પૂરતી ઊંઘ નેતા નથી અમેરિકનો પૂરતી ઊંઘ નેતા નથી મહેનતુ થઈ ગયેલા અમેરિકનો કામના પ્રમાણમાં આરામ કરતા નથી હરીફાઈમાં વધારે પડતા કામનો બોજો અને અપૂરતી ઊંઘને કારણે અમેરિકનો થાકેની મનોદશામાં યંત્રવત કામ કરી રહ્યા છે પૂરતી ઊંઘ અને આરામ મેળવવાનો એક સહેલો ઉપાય છે દસ વાગે ટીવી બંધ કરી દો અને સુવામાં જતા રહો આજથી જ રોજ તમે એક કલાક વધારે ઊંઘ લેવાનું શરૂ કરી દેશો તો તમારી ઉર્જામાં અનેરો ઉછાળો જોવા મળશે બીજો એક નિયમ પણ તમારે અચૂક પાળવાનો છે દર અઠવાડિયે એક રજા નહીં નહીં જ લેવાની શનિવારે કે રવિવાર કે જ્યારે પણ તમને મારફક આવે ત્યારે એક આખો દિવસ તદ્દન આરામ કરો કશું વાંચવાનું નહીં કોઈ પત્રો ખોલવાના નહીં નખવાના નહીં ઓફિસનું કામ કાઢવાનું નહીં કશું જ નહીં મગજને શ્રમ આપવો પડે તેવું કશું જ કરવાનું નથી તેના બદલે ફિલ્મ જોવા ઉપડી જાઓ કસરત કરો ફેમિલી સાથે ટાઈમ પસાર કરો ફેમિલીને લઈને ફરવા જાઓ એકના ચાંદવા નીકળી પડો કે પછી તમને મનગમતી કોઈ પ્રવૃત્તિ કરો શોખની બાબતને પૂરી કરો રોજિંદી ગરેડમાંથી મુક્તિ મળે તે માટે સૌથી મોટો આરામ છે રોજની ગરેડમાંથી મુક્તિ મળે તે જ સૌથી મોટો આરામ છે દર વર્ષે બે ચાર વેકેશન પાડો એક બે વેકેશન બે પાંચ દિવસમાં બે પાંચ દિવસના પાડવાના અને એક બે વેકેશન આઠ દસ દિવસના પ્રવાસે ઉપડી જવાનું આવા યાત્રા પ્રવાસી તમને પાછા ફરશો પછી થનગનાટ સાથે કામે લાગી જવાનો ઉત્સાહ તમારામાં જાગીનો જોવા મળશે અઠવાડિયાના પાંચ દિવસ વહેલા સૂઈ જવાથી શનિ રવિમાં સારી ઊંઘ ખેંચી લેવાથી અને અઠવાડિયે એક આખા દિવસમાં આરામથી તમારી ઊર્જા સતત ચેતનવંતી રહેશે આવી નિયમિત લાઇફસ્ટાઇલને કારણે તમારી ચુસ્તી ઉંતાની વધી જશે તમને ક્યારેય આળસ ચડશે નહીં અને તમે વધુ ઉત્સાહથી તમારી ફરજ બજાવતા રહેશો તમારી તબિયત સાચવો શરીર અને મનને પૂરતો આરામ આપવા ઉપરાંત તમારી શક્તિ અને તંદુરસ્તી અકબંધ રહે તે માટે તમારા આહાર વિશે પણ કાળજી લેવી જોઈએ સવારનો નાશ સારો નાસ્તો કરવાની ટેવ રાખો પ્રોટીન વધારે હોય અને ફેટ તથા કાર્બોહાઈડ્રેટ ઓછા હોય તેવો નાસ્તો લેવો જોઈએ ખાંડ મીઠું જેવા નુકસાનકારક પદાર્થો ઓછા લો સોફ્ટ ડ્રિંક કેન્ડી ચોકલેટ પેસ્ટ્રીને દૂર જ રાખો એક વિશ્વકક્ષાના એથલેટ જે પ્રમાણેનો ખોરાક લે તે પ્રમાણે જે પ્રકાર તમારે ખોરાક લેવો જોઈએ કેમ કે રોજ સવારે તમે એક એથલેટની જેમ જ તૈયાર થઈને દિવસભર મહેનત કરવામાં લાગી જવાનું છે દર અઠવાડિયે બસો મિનિટની કસરત કરવી જ જોઈએ ફિટનેસ માટે આજની કસરત તો કરવી જ જોઈએ તેમ નિષ્ણાંતો કહે છે રોજ લગભગ અડધો કલાક કસરત કરો તો તમારી ફિટનેસ જળવાઈ રહેશે આવી કસરતના ભાગરૂપે તમે સવારે કે સાંજે તમને ફાવે ત્યારે ચાલવા જઈ શકો છો દિવસ દરમિયાન તમને મોકો મળે ત્યારે પણ ચાલવાથી કે હરફર કરવાથી ફાયદો થાય છે તરણનો શોખ હોય તો બહુ સારી કસરત છે ઘરમાં કસરત માટેની ઘરમાં કસરત માટેના સાધનો રાખી શકો છો અથવા તો ક્લબ જોઈ ક્લબ જઈને કોઈ સ્પોર્ટ એક્ટિવિટી કરી કરવી જોઈએ ટૂંકમાં તમને અનુકૂળ હોય તે માર્ગ અપનાવી શકો છો પણ તંદુરસ્તી માટે અને તમારી ફરજ સારી રીતે બજાવવા માટે ફિટ રહેવા માટે કસરત કરવી અનિવાર્ય છે જે જે રીતે તમારી જે રીતે તમારે તમારી બિઝનેસ અપોઇન્ટમેન્ટ કદી ભૂલવાની નથી તે રીતે કસરત કરવાનું ક્યારેય ભૂલવાનું નથી પૌષ્ટિક આહાર નિયમિત કસરત અને પૂરતા આરામ દ્વારા તમારી તબિયત એવી ફાફડી રહેશે કે તમે કોઈપણ કામ ઝડપથી અને થાક્યા વિના પૂરા કરી શકશો સારી તંદુરસ્તી હોય તો કોઈ કામ શરૂ કરવાની આળસ આવતી નથી એક એકવાર સારી શરૂઆત થાય તો કામ ક્યારેય પડતું મૂકવાનું મન થતું નથી કામ ચાલવા લાગે છે એટલે તેને પૂરું કરીને અન્ય કામ હાથ પર લેવાની તત્પરતા આપોઆપ જાગશે આ પ્રકારની ઉર્જા અને ઉત્સાહ ઉત્તમ પ્રકારની કાર્ય કુશળતા માટે જરૂરી છે તેનાથી કામનો આનંદ વધારે આવે છે અને સારું પરિણામ લાવ્યાનો સંતોષ પણ મળે છે અંગત શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરો એક તમારી હાજની ચુસ્તી એનર્જી લેવલને ચકાસો અને તમારા આરોગ્ય વિષયક આદતો વિશે વિચારી લો તમારી તબિયતને ફાફડી બનાવવાનો નિર્ણય કરો તન અને મનને ઉત્સાહથી ભરી દેવાનું નક્કી કરો તે માટે નીચેના સવાલો પૂછો હું એવી કઈ શારીરિક ગતિવિધિ કરી રહ્યો છું જેમાં મારે વધારે કરવો જોઈએ જેમાં મને મને વધારો કરવો જોઈએ કઈ આદત છે જે મારે ઓછી કરવી જોઈએ જો હું ખૂબ શક્તિથી કામ કરવા માંગતો હોઉં તો અત્યારે એવી કઈ બાબત હું નથી કરી રહ્યો જે મારે કરવી જોઈએ એવી કઈ આદતો છે જે મારી તબિયતને અસર કરી રહી છે અને મારી તાત્કાલિક તેને છોડી દેવી જોઈએ બે તમારી કોઈ એક આદત કે તેઓ આજે જ બદલી નાખવાનો નિર્ધાર કરો તેના કારણે તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં વધારો થઈ જશે તમારી તબિયત સુધરશે અને વધારે ઉત્સાહથી કામ કરી શકો એવી બાબત શોધી કાઢો તેના પર આજથી જ અમલ શરૂ કરી દો આવી એક સારી બાબતને તમને આદત પડી જાય એટલે ચુસ્તી વધારવાનો બીજો એક ઉપાય ઉપાય શોધી કાઢો અને તેના પર અમલ તેનો પણ અમલમાં મૂકી દો ઉપરના પ્રશ્નનો જવાબ મળે તેના પર પણ અમલ કરવાનો છે આરસને માપવામાં પાપ નથી નિત્ય જ્ઞાન ઓડિયોઝ આરએસને કહો અનવિદા બ્રાયન ત્રેસી આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ સોળ એક્શન માટે જાતે જ પ્રેરણા આપો આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી પ્રકરણ સોળ એક્શન માટે જાતે જ પ્રેરણા આપો નિત્ય જ્ઞાન ઓડિયોઝ સાહસ વડે વિજય મેળવવાના રોમાંચમાં અને રચનાત્મક બાબતમાં મળતા સંતોષમાં જ મનુષ્યને સૌથી વધારે આનંદ પ્રાપ્ત થતો હોય છે એન્ટોઇન ધ સેન્ટ એક્ઝ્યુપેરી નિત્ય જ્ઞાન ઓડિયોઝ ઉત્તમ કામગીરી બજાવવા માટે તમારે જાતે જ પોત તમારા પ્રેરણા સ્ત્રોત બનવું પડે તમે જ બનો તમારી ચીયર નીડર તમારે રોજ તમને પોતાને આત્મવિશ્વાસ આપવાનો છે અને પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા પ્રેરણા આપતા રહેવાનું છે તમારે જ તમારા કોચ બનવાનું છે તમે જાત સાથે કઈ રીતે વાત કરતા હોવ છો તેના કારણે સારી કે નસરી લાગણી પેદા થતી હોય છે તમારી સાથે જ ઘટના બનની હોય તેના કારણે નહીં પણ તમે તેના વિશે કેવી રીતે વિચારો છો તેના કારણે તમારામાં આવેશ પેદા થતો હોય છે તમે કોઈપણ પ્રસંગને કઈ રીતે જુઓ છો તેના આધારે કાં તો હતાશ થશો અથવા તો તેની સામે નડવાનું નવું બળ પેદા થશે ખુદને પ્રેરિત કરવા માટે તમારા આશીર્વાદ બનવું પડે તમારે નક્કું નક્કી કરવું પડે કે હું વાણી અને વર્તનથી હંમેશા પોઝિટિવ રીતે પ્રતિસાદ આપીશ ગમે તેવા સંજોગોમાં ગમે તેવી વ્યક્તિ સાથે કામ કરવાનું હશે મારી પ્રતિક્રિયા હંમેશા સકારાત્મક રહેશે એવો નિર્ધાર તમારે કરવાનો છે અનિવાર્ય એવા સંજોગોને કારણે કે અચાનક કોઈ મુશ્કેલ આવી પડે તો તેનાથી હતાશ થવાનું નથી તેના કારણે આપણો રોજિંદો મિજાજ આપણો રોજિંદો ખુશ મિજાજ ગુમાવી દેવાનો નથી જાત સાથે સંવાદ કરો ખુદ પર કેટલો વિશ્વાસ છે આત્મસન્માન કેટલું છે અને પોતાની શક્તિ પર કેટલો ભરોસો છે ખુદને પ્રેરિત કરવા માટે કેટલા શક્તિમાન છો તેનો જવાબ આ સવાલમાંથી તમને મળશે આત્મસન્માન વધારવા માટે જાત સાથે સંવાદને હંમેશા પોઝિટિવ રાખવો જોઈએ ખુદને દોષ દીધા ન કરો તેના બદલે હંમેશા વિચારતા રહો કે હું જેવો છું તેવો સારો છું મારામાં યોગ્યતા છે જાત પર મને ભરોસો છે આ રીતે પોતાની સાથે સતત પોઝિટિવ સંવાદને કારણે ધીમે ધીમે આપણને માનતા થઈ જઈએ છીએ કે આપણામાં યોગ્યતા છે આ કામ તો મારાથી થઈ શકે છે આજનું કરવું મારા માટે આસાન છે આ તો મારા દાબા હાથનો ખેદ છે તમે આવું તમારી જાતને મનાવ્યા કરશો તો તમે ખરેખર એવું માનવા એવું માનવા પણ નાખશો કોઈ તમને પૂછશે કે કેમ છો તો હંમેશા ઉત્સાહથી જવાબ આપજો કે જોરદાર એકદમ મજામાં જલસાત જલસાત છે અત્યંત ખુશહાલ જોરથી ભરપૂર ઉત્સાહમાં તમારા સંજોગો બને અત્યારે સારા ન હોય ક્યારેય મોજીનો સ્વભાવ છોડશો નહીં હંમેશા થનગનાટ રહેવાનું મેન સર્ચ ફોર મિનિંગમાં વિક્ટર ફ્રેન્કન લખે છે બસ હવે આપણને એક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની બાકી છે કોઈપણ સંજોગોમાં પોતાનો અભિગમ કેવો હશે તે આપણે પોતે જ નક્કી કરવાની આઝાદી તમારી મુશ્કેલીઓ હોય તે વિશે ફરિયાદ ન કર્યા કરો તેને તમારા પૂરતી સીમિત રાખો જાણીતા હાસ્યકાર અને વક્તા એડ ફોરમેન કહે છે તે પ્રમાણે તમારે ક્યાંય તમારી સમસ્યા અન્ય લોકોને જણાવવી જોઈએ નહીં કેમ કે એંસી ટકા લોકોને આમ એંસી ટકા લોકોને આમ પણ તમારી પડી હોતી નથી બાકીના વીસ ટકા લોકો ઉડતા જાણીને ખુશ થશે કે સારું થયું તમે ફસાયા છો પોઝિટિવ અભિગમ કેળવો પેન્સનવેનિયા યુનિવર્સિટીમાં રહીને બાવીસ વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ માર્ટિની સ્નિગમે નર્નેડ ઓપ્ટિમિઝમ નામનું પુસ્તક લખ્યું છે પુસ્તકમાં તેઓ લખે છે કે તમે અંગત જીવનમાં અને કારકિર્દીમાં સફળતા માટે આશા આશાવાદી અભિગમ કેળવવો તે સફળતા માટે સૌથી અગત્યની બાબત છે આશાવાદી લોકો મોટાભાગના ક્ષેત્રમાં સફળ થતા જોવા મળે છે આશાવાદના ચાર મુખ્ય લક્ષણો હોવાનું જોવા મળ્યું છે તે બધા જ લક્ષણો આપણે અભ્યાસ અને પ્રેક્ટિસ દ્વારા કેળવી શકીએ છીએ પહેલી વાત આશાવાદી હંમેશા દરેક સ્થિતિમાં કશુંક સારું શોધવાની કોશિશ કરે છે સંજોગો ગમે તેવા વિપરીત થાય આશાવાદી હંમેશા તેમાંથી પોતાના માટે શું સારું થયું તે જ વિચારે છે નવાઈની વાત એ છે કે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ કશુંક તો આશાવાદ આશાસ્પદ મળી જ આવે છે બીજું નુકસાન એ છે કે આશાવાદી લોકો હંમેશા નિષ્ફળતા મળે તેમાંથી નવું શીખે છે આશાવાદી લોકો એવું માનતા હોય છે કે કશોક અવરોધ આવે તે અડચણ માટે નહીં પણ શિક્ષણ માટે હોય છે તેઓ માને છે કે દરેક મુશ્કેલી એક નવો માર્ગ બતાવે છે દરેક પછડાટમાંથી કશોક બોધપાઠ મળે છે અને તેના કારણે ઊંટાનો ખુદનો વિકાસ થાય છે ત્રીજી વાત આશાવાદીઓ હંમેશા દરેક સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રયાસ કરે છે કોઈને કે જાતને દોષ દેવાને બદલે આશાવાદી વ્યક્તિ હંમેશા સામે આવીને મુશ્કેલીઓમાંથી માર્ગ શોધવાનું કામ કરે છે ખરાબ સંજોગોમાં તે વધુ સજાગ થઈ જાય છે સક્રિય થાય છે અને સવાલો પૂછવા લાગે છે આનો હવે શું રસ્તો કરવો શું ઉકેલ કરવું આપણે હવે શું કરવું જોઈએ હવે પછી શું પગલાં લેવાના છે આશાવાદીઓનું ચોથું લક્ષણ એ છે કે તેઓ હંમેશા પોતાના લક્ષ્ય વિશે વિચારતા રહે છે અને તેની જ વાતો કરતા રહે છે આશાવાદીઓ જાણતા હોય છે કે તેમણે શું પ્રાપ્ત કરવાનું છે કેવી રીતે પ્રાપ્ત કરવાનું હોય છે તે પણ જાણતા હોય છે તે તે લોકો સતત તેના વિશે જ વિચારતા રહે છે તેઓ પરિણામલક્ષી વાતો જ કરતા રહે છે તે લોકો ભૂતકાળમાં રાચતા નથી પોતાની જુદી વાતો યાદ કરતા નથી પોતાની જૂની વાતો યાદ કરતા નથી તેઓ હંમેશા આગળનું વિચારે છે હવે પછી શું કરવાનું છે તેની જ વાતો કરે છે તમે પણ સતત તમારા લક્ષ્ય વિશે વિચારતા રહો તેની સફળતાની કલ્પના કરતા રહો તે વિશે જાત સાથે પોઝિટિવ સંવાદ કરતા રહો તેનાથી તમે વધારે એકાગ્રતા સાથે સક્રિય થઈ શકશો વધારે આત્મવિશ્વાસ અનુભવશો સ્થિતિ નિયંત્રણમાં છે તેની ખાતરી કરશો આ રીતે એકવાર તમે પોઝિટિવ વિચારસરણી ધરાવતા થઈ જશો જાતને પ્રેરિત કરવા લાગશો તે પછી તમે તમારા લક્ષ્ય પાર પાડવા માટે વધારે મક્કમતાથી આગળ વધી શકશો એક્શન માટે જાતને પ્રેરણા આપો એક તમારા વિચારો પર નિયંત્રણ રાખો યાદ રાખો યાદ રાખો કે તમે જેવું વિચારશો તેવા જ તમે બની જશો હંમેશા તમારા લક્ષ્ય વિશે જ વિચારો જે બાબતો તમે ટાળવા માંગતા હોય તેના વિશે વિચાર તેના વિશે વિચારશો જ નહીં બે તમારી જાત માટે તમે જ જવાબદાર છો એમ ધારીને હંમેશા પોઝિટિવ વિચારસરણી રાખો કોઈ ઘટના બને તેની પ્રતિક્રિયામાં સમતુલા રાખો અન્યના દોષો કાઢવાનું સંજોગોને જવાબદાર ઠેરાવવાનું બંધ કરો કશાય માટે કોઈને દોષ ન આપો હંમેશા માર્ગ કાઢવાનું વિચારો બહાના નહીં હંમેશા આગળની દિશામાં જવાનું છે અને તેના પર તમારા વિચાર અને ઉત્સાહને કેન્દ્રિત કરો તમે તમારા જીવનને સારું બનાવવા માટે અત્યારે શું કરી શકો છો તેના વિશે જ વિચારો અને બાકીનું બધું પડતું મૂકો આરસની ઉદય ઉધમને ઇમારતને ખોખની કરી દે છે